એ આવો આવો મારા નાના મોટા ટાબરિયાઓ હું છું વાર્તા કહેનારો અરે વાહ ભાઈ આજે તો સુરતમાં બેઠા બેઠા પર્વ નિત્યા અને જેનીલ વાર્તા સાંભળે છે આવો આવો પર્વ પર્વભાઈ નિત્યાબેન જેનીલ આજે હું તમને બધાને એક સરસ મજાની વાર્તા કહેવાનો છું ભાઈ ધ્યાનથી સાંભળજો હો વાર્તાનું નામ છે ચોરની લાકડી એક વે ટૂંકી <laughs> એક વખત અકબરના રાજ્યમાં એક વેપારીના ઘરે મોટી રકમની ચોરી થઈ ગઈ ઘણા બધા પૈસા જતા રહ્યા ચોરી થઈ ગયા વેપારીએ તે ચોરીની ફરિયાદ કાજી પાસે કરી પરંતુ ઘણી તપાસ કર્યા પછી પણ ન્યાયાધીશને ચોરી કોણે કરી છે તે ખબર ન પડી ત્યારે એ મામલો અકબરના દરબારમાં આવ્યો અકબર બાદશાહે ચોરને શોધી કાઢવાનો હુકમ બિરબલને કર્યો બિરબલે તે વેપારીને બોલાવ્યો અને પૂછ્યું તમને કોઈ પર શક છે શક હોય તો કહી દેજો ગભરાતા નહીં બિલકુલ તમને તમારું ચોરાયેલું ધન મળી જશે વેપારીએ જવાબ દીધો હજુર મારો એવો અંદાજ છે કે મારા નોકરોમાંથી કોઈ એકે આ ચોરી કરી છે કોઈ બહારના માણસનું આ કામ નથી મારા નોકરોમાંથી કોઈ એકે જ આ ચોરી કરી લાગે છે પરંતુ મારા ચાર નોકરોમાંથી કોણે ચોરી કરી હશે તે હું કહી શકતો નથી હજુર બીરબલે સિપાહીને મોકલીને તે વેપારીના નોકરોને તેડાવ્યા જ્યારે ચારેય નોકરો આવી ગયા ત્યારે બીરબલે ચાર એક સરખી લાંબી લાકડીઓમાંથી એક એક લાકડી નોકરોને આપી અને કહ્યું જુઓ આ જાદુઈ લાકડી તમારે ચારેયને તમારી પાસે આજ રાત પૂરતી રાખવાની છે આમ કહીને બીરબલે લાકડીઓ ઉપર મંત્ર ફૂંકવાનો ઢોંગ કર્યો ઓમ ઓમ ઓમ પછી કહ્યું કાલે સવારે આવીને તમારે ચારે જણાએ પોતાની લાકડી મને બતાવવાની છે જેણે ચોરી કરી હશે તેની લાકડી જાદુથી કાલ સવારે એક વેંત લાંબી થઈ જશે પણ જેણે ચોરી નહીં કરી હોય તેની લાકડી એ જ માપની રહેશે આમ કહીને બિરબલે તો ચારેય નોકરોને અલગ અલગ ઓરડામાં બંધ કરી દીધા બોલો હવે બહેનું એવું કે જે ખરેખર ચોર હતો ને તેણે ઓરડામાં જઈને વિચાર્યું કે મેં ચોરી કરી છે એટલે મારી લાકડી સવાર સુધીમાં એક વેંચ લાંબી થઈ જશે તો હું આ લાકડીમાંથી એક વેંત અત્યારે જ કાપી નાખું તો સવારે મારી લાકડી લાંબી થાય તો બધા નોકરોની જેવડી જ થઈ જશે આમ વિચારીને એ ચોર નોકરે પોતાની લાકડી એક વેંત જેટલી કાપી નાખી જે લાકડી કઈ જાદુઈ નહોતી હો ભાઈ સવારે જ્યારે ચારેય નોકરો પોતાની લાકડી લઈને હાજર થયા ત્યારે બીરબલે બધી લાકડી સાથે રાખીને માપી અને એણે તરત જ કહી દીધું કે આ એક વેંત નાની લાકડીવાળા નોકરે જ ચોરી કરી છે મહારાજ નોકરની ચોરી પકડાઈ ગઈ હતી તે હવે આકરી સજા મળવાના ભયથી ગભરાઈ ગયો તેણે ચોરીની બધી વાત કબૂલ કરી લીધી આમ બીરબલની ચતુરાઈને કારણે સાચો ચોર પકડાઈ ગયો ભાઈ અને વેપારીને તેનું ધન પાછું મળી ગયું અને ચોરને સજા થઈ તો ભાઈ ચોરની લાકડી એક વેર ટૂંકી હોય <laughs> તમને આ વાર્તા સાંભળવાની મજા પડી ને ચાલો આવજો આવતીકાલે હું તમને બીજી વાર્તા કહેવાનો છું હો ભાઈ પાછા જલ્દી જલ્દી આવી જજો આવજો